ગૌરવ લેવા જાય ખર્ચ કેમ કમ્પ્લેટ સંસાર વ્યવહારમાં લગ્નોમાં ફરવા જતો વિતરા સંસારમાં બેઠો વિતરા લગ્નમાં ફરતા હસતા ફરતા એ મોટો ગૌરવ લેવા જેવી વાત અડે નહીં કશું અડે નહીં કશું અડે લગ્નમાં જાય સ્મશાનમાં જાય તમે જોયું હતું લગ્નમાં હા દાદા જોયું હતું ને લગ્નમાં ત્યાં આવ્યા ત્યાં આગળ બધું અને આપે કીધું તે પ્રમાણે પુણ્ય નું બજાર બધું ભેગું થયું હતું ત્યાં આગળ જ્ઞાની પુરુષ ચાલતા હતા પછી કઈ પુણ્ય છે પણ આપણે સમજાયું કે આ કયા પ્રકારની પુણ્ય છે બધા ફર્સ્ટ ક્લાસ ના માણસો દેખાતા હોય ફર્સ્ટ ક્લાસ ના છ વિચાર કર્યા કરતો શું કહ્યું સુઈ ઘાટમાં હોય શું વિચાર હોય ઉનાળે બધી પણ નહીં થોડા ઘણા હોય તમને દેખાય દર્શન કરતો દોડતો આવે રમણભાઈ તો એકદમ દોડતા ની કૃપા જ્ઞાની કૃપા જોઈ છે કૃપા જોઈ છે હવે લાગે કે કેવી કૃપા એવી ગજબ ની કૃપા છે એની અજાયબી બઉ જાણવા જઈએ કારણ કે જ્ઞાની ની કૃપા વર્તે છે ને કર્મ અકર્મ જુએ એ મુક્તિ થાય કેમ જીવાતી દેશ બોલાવી કર્મ કરવા છતાં કર્મ અકર્મ ને જુએ તો મુક્તિ થાય નહીં તો કર્મ કરીને કર્મ તો જુએ છે બધા બધું બંધ જાતે અને બંધન સરકારનું છે ટકાવો દેખાય છે તેનું જે સંયોગો ભેગા થયા એનું બંધન છે જે સંયોગો ભેગા થયા જે સંયોગ અત્યારે હાજર છે એનું બંધન છે અને બંધન બંધનમાં છૂટો છે પોતાનું જો ભાન થાય છે અને ભાન ના થાય તો છૂટો હોય તો એ માનવા નહીં વાતચીત પદ્ધતિ નથી આપણી આપણી પોતાની અંગત વાત છે આત્માની જ વાત આત્માની એટલે બધાનામાં એ જ ગુણ એ જ મૂળ તત્વ છે છે પણ પ્રાપ્તિ દુર્લભ છે એમ તેનું લખ્યું પ્રાપ્તિ દુર્લભ થઈ ગઈ એક એવું લખ્યું અને પછી તમે પાછું તે પણ લખ્યું છે તો આ પ્રાપ્તિ દુર્લભ કેમ છે કારણ કે જે દુર્લભ દુર્લભ અહીંયા આગળ વ્યાધિ પુરુષ જે દુર્લભ છે ક્યાંય હોય તો જ છે પ્રાપ્તિ છે નહીં તો પ્રાપ્તિ કોઈ કાળે છે જ નહીં એટલે દુર્લભ વસ્તુ સુલભ થાય તો તમારું કલ્યાણ છે શું નહીં તો બીજું શું વાક્ય કહ્યું એમને તેની પ્રાપ્તિ નો ઉપાય હા તેના પ્રાપ્તિ નો ઉપાય છે ઉપાય કરવો નહીં અને પછી ઘેર બેસી રહ્યું એટલે પ્રભાવ ઉપાય હશે તો ગણશે હવે નહીં તો ભાવના તો ભાવના ગ્રંથિ બંધાશે શું થાય છે જ્ઞાની પુરુષ ખોળવાની ભાવના ગ્રંથિ બંધાશે કેવી બંધાય ના જડ્યા તો ગ્રંથિ તો બંધાય ને શું ખોટ જવાની છે એ કરે નહીં તમે કામ નહીં એટલા માટે કે બીજું કઈ શોધમાં આ જગતમાં બીજી કોઈ વસ્તુ શોધવા જેવી છે જ નહીં સત્પુરુષ ની વ્યાખ્યા આવી બસ કે ભાઈ તું ગમે તે ભગવું લુગડું પહેરેલું ધોરો લુગડું પહેરેલું ત્યારે ચોટી પડીશ ધોરા લુગડા માટે વાઘરી બેઠા હોય તો માટે ચોટી પડી નહીં સત્પુરુષ કે નિશ્ચિંત જેના આત્માનો ઉપયોગ છે એટલે ક્ષણ પણ આત્માનો ઉપયોગ ન ચૂકે એ સત્પુરુષ જ્ઞાની પુરુષ કહેવાય શું કહેવાય સત્પુરુષ કહેવાય તો ત્યાં આગળ જે કે છે અને વાણી પોતાની તે મૌલિક હોય કેવી હોય શાસ્ત્રી વાણી ના હોય મૌલિક વાણી હોય પોતાના પાતાળ ઉપજેલું હોય એ વાણી અને તમામ આખો શાસ્ત્રનો સાર આપી દે થોડી વાર મને ત્યાં જઈને આવ્યો કે છે કે સાહેબ મારું ઉકેલ લાયેલો ભાઈ તું કે નહીં પણ બીજું કઈ બોલી નહીં હું કેવી રીતે કરું એમ ના કરી તમે લાયેલો સાહેબ કારણ કરી કરીને તમારી આ ટાઈમ દજા થઈ છે કરી કરીને તમારી આ દજા થઈ છે તો હજુ લોકો પૂછે સાહેબ શું તમે કોઈ કરવું કે છે એટલે શું કરી કરીને આ દજા થઈ છે તારે અમને કહેવાનું સાહેબ તમે કરી આવે તું તો માથે ભરી જ આવે શું કહ્યું હા પણ કઈ બધી આ કરીએ આ બીજું બીજું કરવાનું છું માટે પૈસા સારું માણસ જ્ઞાની પૈસા ચાલો ભાઈ કરતો હોવા છતાં અકર્મ કર્મ કરે છતાં અકર્મ એવું એ ગીતાનો છે એ જે ક્રમ છે બધા તે હિસાબે અક્રમ વિજ્ઞાન એ છે પણ સમજવું મુશ્કેલ છે એટલે તમારે કોઈ જુદો કરતો નથી તમારે શું જાણવું છે કહો છે એવું લાગે કે ગીતા એવું લાગે છે અક્ષરવિજ્ઞાન ખાલી જિજ્ઞાસા માટે ફરક ધનિયા ની થાય આ ક્લાસમાં નહીં રે ગમશે પછી હા લખી દે થાય અથવા કહેલું વાંચેલું ડર ના થાય તો અક્રમ વિજ્ઞાન તેને કઈ રીતે મદદરૂપ થાય સમગ્ર જીવનનો પાયો તું લે છે ને તેની જરૂરિયાતો પ્રશ્ન થતાં પૂરી ન થાય આપનો ભોગ્યું પ્રારંભ કર્મ જાણીને યાત્રા ભોગવે એટલે કૃપા કરીને યોગ તમારા અંદર છે વિજ્ઞાન બહુ જુદું છે તમે જે માણસ છો ને એવું નથી તંત્ર તમને છે જ નહીં અમારી યાદ કોઈ આજે કરો આ છે તે નહીં જગત ને વિસ્તૃત કરે એનું નામ આખર વિજ્ઞાન જગત ને વિસ્તૃત કરે સંપૂર્ણ એનું નામ આખર વિજ્ઞાન અને જગત સ્મૃતિ આપે એ ભટકવાનો માર્ગ જગતમાં યાદગીરી રહે સ્મૃતિ તંત્ર રહે એ ભટકવાનો માર્ગ એટલે આખર વિજ્ઞાન બહુ સીધી જાય એની વાત તમે જે પૂછે સ્મૃતિ તંત્ર હોવું જોઈએ એમ પૂછે એની જરૂર જ્ઞાન જ્ઞાનમાં જ રહેશે અજ્ઞાન અજ્ઞાનમાં રહેશે અજ્ઞાન ક્યારે પણ જ્ઞાન થતું નથી જ્ઞાન અજ્ઞાન થતું નથી ત્યાં જ આપણે દ્રષ્ટિ રાખવાનું માટે સ્થુલ દેહ છે સ્થુલ દેહ તો તેની જરૂરિયાતો પ્રાપ્ત થતા પૂરી ન થાય પ્રયત્ન થતા તો ન થાય વાંધો નહીં જે થાય એટલું કારણ કે જે પ્રાપ્ત છે ને એટલું જ લેવાનું છે અપ્રાપ્ત ની ચિંતા કરવાની નથી અપ્રાપ્ત ની ચિંતા કરવી એ ભયંકર ગુનો છે આજે ખીચડી આવી તો એકલી ખીચડી આવી ખીચડી કાલે શાક થઈ જાય શાક સાથે ના આવી તો ખીચડી એકલી આવી રોટલો એકલો આવ્યો અપરાધ કરી ચિંતા કરવી એ ભયંકર ગુનો એટલે કૃષ્ણ ભગવાન નો ગુનો કેવો પ્રાપ્ત નહીં એટલે જરૂરિયાત દેશી જરૂરિયાત થી બહુ એટલે માથાકૂટ કરવાનું એટલે અમારું જો કદી ઉપાધિ કર્યા કરે પછી કશું ધ્યાન જ આપવાનું હોય ક્યારે ધંધા જાય છે કે ક્યારે ખાય છે ધ્યાન જ આપવાનું જેમાં ઉપયોગ જ ના રખાય અત્યારે પ્રાઇવેટમાં આવશે અત્યારે વાતચીત પૂરી બહુ લાંબી કરી દીધા વતન પર વતન કર્મો અને મનોબળ ના કર્મ પણ તે સહજ ભાવે રહેવું જોઈએ એમાં પછી આવે મારાથી કે ભાઈ મારા આવી જોઈએ આમ જગ્યા ચાલી જોઈએ આમ એવું નહીં જે ઉદય આવ્યું છે તમારે કેટલા સારું જોઈએ કેટલા સ્થાન છે ત્યાં વિગ્રહ શું કહ્યું ને એટલે આગ્રહ નથી તો વિગ્રહ નહીં થાય ખાવાની બાબતમાં મારો સિદ્ધાંત એ છે અન્નમ બહુ પૂર્વી ખાવાનું મળ્યું એ સારું નથી એમ કદી નહીં કહેવાનું ખાવાની બાબત માં એવું છે કે જે ખાવાનું ધર્યું એ સારું નથી એવું ક્યારેય નહીં કહેવાનું ખાવાની બાબતમાં તો તમે નિવૃત્ત થઈ ગયા છો કે જીતી ગયા છો આ કઈ બાબતમાં જીતી નથી ગયા તે બાબત છે ને તો હરભાઈ મારો સતત પ્રયત્ન એ રહે છે કે જે પળમાં આપણે રહીએ છીએ એ પળ ઉત્તમ છે હવે પછીની પળ છે એની ચિંતા માં કરવી જોઈએ એ એક બુદ્ધિથી હું વિચારું છું પણ હજુ પ્રતીતિ થતી નથી એમનો એક સિદ્ધાંત એવો છે કે જે પળમાં આપણે રહીએ છીએ એ પળમાં રહેવાનું એના પછીના પળની ચિંતા નહીં કરવાની એના પછી પછીની પળનો વિચાર નહીં કરવાનો અત્યારે જે સમયમાં રહીએ છીએ એ સમયમાં જ રહેવાનું એના પછીના ને એવો વિચાર નહીં કરવાનો બરોબર છે એ બીજી ચેન્જ થાય છે સમજુ છું પણ હજુ એની પ્રતિથી મને નથી થતી એમ આવું જાણ સમજ પ્રતિ થતી નથી એટલે વર્તન જુદી જાતું થાય બુદ્ધિ એક વસ્તુ છે બુદ્ધિ એક વસ્તુ છે અનુભૂતિ બીજી વસ્તુ છે બુદ્ધિ એક વસ્તુ છે અનુભૂતિ બીજી વસ્તુ છે હા બુદ્ધિ એક વસ્તુ છે અનુભૂતિ બીજી જ્યાં આગળ સંસાર ની અનુભૂતિ બુદ્ધિ ની હાજરીમાં થાય છે અને અધ્યાત્મ અનુભૂતિ બુદ્ધિ ની ગેરહાજરીમાં થાય છે એટલે બુદ્ધિ ના ભાગ હોય છે સંસાર ને જેટલી અનુભૂતિ થાય એની હાજરીમાં જ થાય એટલે આપડે પેલા પેલી અનુભૂતિ કરી કરી ને તો થોડો વખત ગેરહાજર થાય ને તે કે થઈ જાય પછી આવે ત્યાર પછી બંધ થઈ જાય એમ કરતા કરતા થઈ જાય બંધ થાય થઈ જાય બંધ થાય કરતા કરતા આગળ વધી જાય આમ બિલકુલ સ્વતંત્ર થવાની ભાવના ને નિરાલંબ કે અવલંબન વાળું અવલંબન તો જોઈતું નથી પણ આવે કેવી રીતે અવલંબન તો જોઈતું નથી પણ આવે કેવી રીતે હે અવલંબન જોઈતું નથી સ્ટેજ આવે કેવી રીતે એ સ્ટેજ તમારે જો જોઈતું જ આવશે નિરાલંબ સ્ટેજ શું કહ્યું અવલંબન એ જ પરતંત્રતા શું છે અવલંબન એ જ સ્વતંત્રતા એ હોય તો આપણે એના આધારે આપણે જીવવાનું એનું નામ અવલંબન કહેવાય અવલંબન હોવું ના ઘટે અને હોય તો અમુક કાળ પૂરતું હોય કેવું આપણને કે ભાઈ આટલા કાળે આ પૂરું થઈ જશે અવલંબન શું તો જ્યાં સુધી જેમાંથી સ્ટેશન પર જવું હોય તો એટલો રસ્તો ચાલો પડશે આપણે ચાલીએ વાંધો નથી શું કહ્યું અવલંબન છેવટે નિરાલંબ થવું જોઈએ નિરાલંબ ના થાય ત્યાં સુધી કૃષ્ણ ભગવાન નો સંપૂર્ણ માર્ગ સમજ્યા નથી મહાવીર નો માર્ગ જાણ્યો નથી શું ક્યાં વિતરાગુણ વિજ્ઞાન અને ક્યાં પરાવલંબી જીવન અવલંબિત જીવન નથી પરાવલંબી જીવન છે કેવું છે અવલંબન વાળું જીવન તો સારું કહેવાય આ તો પરાવલંબી જીવન તમે જસલી જોઈ રહ્યો પરાવલંબી જીવન તો છે ને પાછા આધાર રાખી રહ્યું પેલા દાદા આપની પાસે આવ્યા પેલા એ જીવનમાં હતો આપની પાસે આવ્યા પેલા એ જ જીવનમાં હતો મજા આવતી હતી સારી આત્મજ્ઞાન ને રૌદ્ર જ્ઞાન ભરપૂર રહેતું પરાવલંબન છૂટ્યું કહેવાય એને પરાવલંબન પછી અવલંબન માં આવ્યા કેવું થયું અવલંબન ને આત્મધ્યાન રૌદ્રધ્યાન જુદું થયું પરાવલંબન છૂટ્યું ને પછી સમ્યક અવલંબન રહ્યું સમ્યક જે એની મેરેજ હતું એ અમુક કાળે ખલાસ થશે પોતે પોતાને ખલાસ થયા જય સચિદાન એ આપને કહ્યું મને બહુ ગમ્યું અવલંબન વગરનું જીવન મારે છે નિરાલંબ જીવન પથારી હોય તો જ ઊંઘાવે પવન હોય તો જ ઊંઘાવે શું અવલંબન ના હોવું ઊંઘને આપવું હોય તો હાય નહીં તમારી અમારી જાગ્રત કઈ જતી રહી નથી જાગ્રત થી જતી રહી કઈ ના એ જતી રહે તો પછી ઊંઘ વગર ના ભાવે પણ ધ્યાન થતું ના આવે ના એ ગયા પછી આવજે લાલભાઈ સચ્ચિદાનંદ છે ને જીવ એટલે શું આમ પૂછે છે જીવ જીવ પછી બીજો પ્રશ્ન પૂછે છે આત્મા અને જીવ એક છે કે જુદા બીજો પ્રશ્ન પૂછે છે કે આત્મા સ્વરૂપ નું દર્શન કેવી રીતે થાય તે બતાવવા વિનંતી છે હવે બીજું નથી લાવતા એ હતા દરેક પ્રશ્નમાં બીજું નથી હોતું જીવાત્મા અંતરાત્મા અને પરમાત્મા એક જ આત્માની દશાઓ છે જેમાં જસુરી વકીલ છે તે કોર્ટમાં આવો સાહેબ વકીલ સાહેબ વકીલ સાહેબ કરે ઘેર પપ્પા પપ્પા કરે અને સ્થાપન કોને જાય છે આવો છે આવો છે પણ તે પોતે એક ના એક જે વખતે જે કાર્ય કરે છે તે કાર્યના આધારે એમને કહેવામાં આવે છે એવી રીતે જ્યાં સુધી જીવાતમાં ભૌતિક સુખોમાં રાચો પાચો છે અને ભૌતિક સુખમાં જ સુખ માને છે જ્યાં સુધી એ જીવાતમાં જીવાતમાં છે અને જયારે કોઈ જ્ઞાની પુરુષ ભેગા થાય અને કઈ ચખાડે ભૌતિક સુખથી બીજું સુખ નવું સુખ સનાતન સુખ જરા કઈક આવું સખાય છે જો ચાખ્યો ખરો ત્યાર પછી કે ના તાતા કશું ના જોઈતું નથી મારે હાથ જોઈએ અને થોડી પ્રાપ્તિ થાય તો અંતરાત્મા થઈ જાય એનો એ જ અંતરાત્મા એનો એ જ અને અંતરાત્મા થાય એટલે પૂર્ણત્વ એની મેરેજ થયા કરે પૂર્ણત્વ એની મેરેજ થયા કરે પછી પરમાત્મા થાય અંતરાત્મા થઈને પોતે એની મારે સહજ પ્રગટ પરમાત્મા થયા ગયા અંતરાત્મા થતા સુધી જ્ઞાની પુરુષની જરૂર છે પછી જે બારમા ગુંઠાણ સુધી જરૂર ભગવાન સભાદેવે હવે કહ્યું સિક્કો મારી બારમા ગુંઠાણા સુધી કયાની પૂછી જરૂર સદને કોઈ ભરા જાગૃતિ થાય તો કામ લાગી જાય એટલે આત્મ સ્વરૂપ નું દર્શન થાય એના માટે તમારી ઈચ્છા છે એ થઈ શકશે બેન તો અહીંયા આવતા હોય તો જરા સત્સંગમાં જરા રહ્યો તો સારું પણ કંઈક ચોપડી બોપડી આપો નિરાલંબ આગળ કોઈ વાત નથી આલંબન થી પતંગ થયો એટલે નિરાલંબ પસંદ થયો ભગવાન પણ ઉપરી નહીં અવલંબન ને લઈને ભગવાન ઉપરી છે કોઈ પણ અવલંબન ના આધારે આપણે જોઈએ છીએ માટે ભગવાન ઉપરી છે અને તમે નિરાલમ થયા ભગવાન નિરાલમ એક જ જાતિ ના થયા જાતિ એક થઈ એક જાતિ જાતિ ફેર રહ્યું નહીં પેલું જાતિ ફેર હતો રવિવારે રાખ્યું છે નિરાલમ ની સ્થિતિ જુદું જુદું પણ એમ પ્રાપ્ત થઈ જાય અને આ નિરાલમ થયું તો નિરાલમ પ્રાપ્ત થાય અને કોઈ દક્ષિણ કરવા આપતો તો તે થઈ જાય જેની ઈચ્છા હોય તે પૂરી થઈ જાય સંસારમાં કશું આવડ્યું નહીં આત્મા એકલો આવડે બીજું કઈ આવડે દાદા હવે કૃપાળું કે છે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો એમ નિરાલંબ આત્મા એટલે શું કે ત્યાં શ્રદ્ધા પણ નથી શું છે ત્યાં કેવળ જ છે શું છે કેવળ જ્ઞાન એ નિરાલંબાત્મા એટલે કેવળ જ્ઞાન અમે જોયું શું કર્યું વર્ત્યું નહીં જોયું હા જે અત્યારે એનો અર્થ ચાલે છે વ્યવહારમાં એવો અર્થ નથી કેવ જ્ઞાન નો કેવ જ્ઞાન અમે જોયું ચલો અર્થ ખોટો પડ્યો તો કેવ છે કેવ જ્ઞાન જ્યાં શબ્દ પણ નથી અવલંબન નથી એબ્સોલ્યુટ જ્ઞાન માત્ર એબ્સોલ્યુટ જ્ઞાન માત્ર ભરનારા હું ખસી ગયો આવ્યું આટલું કમાય આટલું થયું સમ્યક થયું ભણ થયું એ ઘરનારો ખસી ગયો દસે બીગા ઘરનારો ખસી ગયો દ્રવ્યકર્મ ભાવ કર્મ દ્રવ્યકર્મ માં શું સમજાવું તમારી સમજ ને આ સમજ ને આપણે ફિટ થાય એવી સમજ જોઈએ ફીટ થાય એવી સમજ જોઈએ બધા એક્સેપ્ટ કરે એવી સમજ જોઈએ દ્રવ્યકર્મ ભાવ કરવે નો કર્મ આ કઈ કર્મ આખા જગત ના જીવો બંધેલા છે આ ત્રણ જ કર્મ લઈને જ સમજાવે છે આમાં ત્રણ જ ગોઠો છે તેથી કરીને જીવો જીવ તરીકે રહ્યા જીવાત્મા તરીકે રહ્યા છે આ ત્રણ ગોઠો સુધી જાય ના થાય એનો ધૈર્ય કર્મ શું આપણી સમજમાં આવ્યું કામ ને નહીં લાગે તો બાજુ મૂકી દઈશું કામ નહીં લાગે તો પાસે રહેવા દઈશું આ જગત માં જે પણ કઈ કર્મ આપણને કરવા પડે છે એ બધા દ્રવ્ય કર્મ ના એવું નથી આખું છે આખી ભૂલ થાય છે આ બધું સાધન હોય છે અને પછી હળગાવે છે ત્યારે સાચી મીણબત્તી કહેવાય પ્રકાશ આપતી એવું આ પ્રકાશ આપતી આ મીણબત્તી છે શું છે આ મીણબત્તી રાખી આ ધ્વજક્રમ છે આપણે નિરંતર અભ્યાસ કરે અને નવું ધ્રવ્યક્રમ ઉભું થાય આ મીણબત્તી જેમ ભલા કરવા કરે તેમાં અભ્યાસ કરે નિરંતર આ મીણબત્તીનો શું શું વસ્તુઓ છે તે કહું પાછું પેલી મીણબત્તીમાં તમે સમજ્યા કે દોરો છે પ્રિય છે આમાં છે તે જ્ઞાનાવરણ કર્મ છે શું છે જ્ઞાનાવરણ કર્મ કે જેનાથી આપણને આગળ છે તે સમજ પર જ્ઞાનમાં આવતું નથી વસ્તુ જ્ઞાનમાં આવતું નથી આપણા જ્ઞાન જે છે આપણી પાસે તેના આવરણ રૂપે છે શું છે પ્રકાશ થવા જતું નથી પ્રગટ થવા દેતું નથી છે છતાં પ્રગટ થવા દેતું નથી ઘરમાં નાના શું છે એટલે પડદો છે ઘરમાં ઉપર જ્ઞાન ઘર હવે પડદો કશે આપણી પાસે માલ તો આપણી પાસે છે બહાર લાગવા દેવાનું નથી તે જ્ઞાનાવરણ કરીને એક છે આ અગરબત્તીમાં શું શું વસ્તુ તે બતાવું તમને એક જ્ઞાનાવરણ કર્મ બીજું દર્શનાવરણ કર્મ છે દર્શનાવરણ કર્મ દર્શનાવરણ કર્મ આખી શ્રદ્ધા જ ફરેલી છે દર્શન જ ફરી છે દર્શન ઊંધું થયું છે તો તમે સનાતન અને દર્શન માં જીવાત્મા તો મરી જઈશું ભો બેઠા દર્શન ફેર થઈ ગયું તે દર્શન નું આવરણ છે તેને લઈને આ વાંચતી આપણે જોઈએ છીએ તેને જોઈએ છીએ આંખથી જોઈએ છીએ આપણે લક્ષમ નું આવરણ થયું હવે વાંચમાં પાસે આવરણ આવે આવરણો તો બાળકોને આવરણ હોતો નથી પણ દક્ષિણાવરણ તો હોય છે બીજું કઈ દેખાતું નથી એટલે વાંચી દેખાય છે કેવું કરે બાકી બીજું જોવા ને બધી આનંદ શક્તિ છે નહીં દક્ષિણાવરણ આવરણ છે શું કરે જે સત્તા છે આપણી સામાન તેના આધારે કઈ કરીએ કેટલા ગુણ બતાડ્યા મારી વ્યક્તિમાં બીજું અંતરાય છે અંતરાય અંતરાય અંતરાય અંતરાય કે તમારે પાસે હોવા છતાં તમારે વાપરવામાં નોંધા સુધારે હા એટલે બધી ચીજ છે સાથે છે એ આપણાથી એનો લાભ લઈ શકાય નહી હવે જમવાના હોય અરે સારી રૂટી હોય જમવાની તૈયારી હોય આપ આપ જાઓ છો ત્યારે તમે એકડા આવ્યો જાણી ઉડી જાઓ છો મારી મિનિટમાં તમે ઉડી જાઓ તમે બોલો જાઓ દરેક એક નહીં એટલે એ અંતરાયકમ કહેવાય શું કહેવાય ખાલી હતી જોતા જ સમજ્યું નહીં એવી રીતે ભાઈ જ્ઞાન છે દર્શન છે શક્તિ છે નિર્ભયતા છે બધા ગુણો છે છતાં ભોગવાતા નથી અંતરાય બધા સેવા દિવાલો બાંધી છે આપણે જોઈ આપણે બાંધી છે અને હવે હું ફસાયો કેવા અંતરાય કર્યું છે કેટલા થયા ચોથું મોરબી મોરબી મોરબી એટલે એક માણસ ને ચંદુલાલ શેઠ દારૂ ચંદુલાલ શેઠ આખા ગામમાં બહુ પ્રખ્યાત માણસ હોય અને આવું લોકો સલાહ લેતા હોય રાત્રે જરા હાડા નવ વાગે જરા ગાંધી પીવે કેદરા વધાર પી ગઈ છે સતુ અસત હે સતો દે ભરાય હે હે આ સબુલા સબુગે ને ના કે સબુરા બસાઈ કે આ હો ભાયો માં આપણે ત્યાં દેતે હિન્દુસ્તાન નો પ્રેસિડેન્ટ આપણે હવે જે કા સની અસર છે ને હિન્દુસ્તાન પ્રેસિડેન્ટ બોલે હે માર ધારો ના સાચી બોલી આ છે ને તો કગની આપણે એટલે દારૂ ને દારૂ ના અમલ ને લઈને દારૂ પીધો તેનો અમલ થયો પોતાનો અમલ ઉડી ગયો પોતાની સત્તા ઉડી ગઈ અને કોની સત્તા દારૂ નો અમલ અમલ કોનો છે દારૂ નો તેને લઈને આ બોલે છે કે હું હિન્દુસ્તાન નો પ્રેસિડેન્ટ છું એવી ભ્રાંતિ એને ઉત્પન્ન થઈ દારૂ લીધે પોતાનું સ્વરૂપ ભૂલ્યો ચંદુલાલ ભૂલ્યો અને હું પ્રેસિડેન્ટ છું એવી રીતે આપણને આ લૌકિક લોકે જ્યાં સુખ માન્યું છે એવું આપણે પણ એ સંજ્ઞાથી સુખ માન્યું કે આમાં સુખ છે જ્ઞાનીની સંજ્ઞાથી સુખ માન્યું હોત તો નિવેડો આવા પણ લોકે જ્યાં માન્યું ત્યાં સુખ ફળ આપણે ગયા ને એનાથી અને પછી એટલે આપણે ખોરાક લીધો અને ખોરાક લીધો ત્યારે દારૂ થયો અને તેથી આખો દાડો આ મારા ખસરા થાય આ કાકા થાય મામો થાય કુવો થાય બોલબોલ કોઈ ખરેખર છે કોઈ ઝઘડો બન્યો થાય હે ક્યાં સુધી ઝઘડો એ ના એવું નહી અત્યારે તો બહુ ડાયવર્સ ના લેતા સુધી નો ઝઘડો એટલે આવું All these are temporary adjustments and you are permanent. You are permanent and all these are temporary adjustments. અને ટેમ્પરરી એડજસ્ટમેન્ટને પ્રાપ્તિ માટે તમે ગયા એટલે તમે પણ ટેમ્પરરી થઈ ગયા અને પછી સાહેબ ડાકીને કહો સાહેબ મને બતાવજો એટલે સાહેબની બેન મરી ગઈ તને શું બતાવવાનો છે ડાક્ટર સાહેબ બેન મરી જતી પણ છતાં આ કાળા વાળા કરે સાહેબ મને બતાવજો એમ શું કારણ એને ભાઈ બેસી ગયો સાહેબ જો મરજી બીજો અમલ અમલ પારકો પોતાનો અમલ નહીં પોતા આત્માનો અમલ ઉડી ગયો અને સર્વ વસ્તુનો અમલ થયો શું થયું હા એટલે પરસત્તામાં બેઠો પર વસ્તુમાં બસ એટલે પરસત્તામાં બેઠો અને પરસત્તાને પોતાની સત્તા માનવા લાગે બધો જે હું જ કરું છું આગળ એ ચાલુ હોય તોફાન નથી કેટલું થયું આપણે મીણબત્તીમાં ચાર ગુણો દરેક જીવમાં હોય એકાદ જીવમાં નહીં બધા ચારે બધા ગુણોમાં હોય જીવો માત્ર અને પાંચમો વેદનીય વેદની વેદની તે ઈચ્છા ના હોય તો એકદમ ઠંડી આવી તો આ ઘરું જે પણ ભોગવવી પડે ભોગવવી ના પડે હે અને ભોગવ આપી તો દેવતા નાખ્યો તો વેદની ભોગવી પડે ને દજે મરી આપણે ભોગવવી પડે હા સાધારણ વેદની ભોગવે છે જોયેલી તમે લોકોની હા કે એક જ પ્રકારની હોય છે કે અનેક પ્રકારની હોય છે દવાખાનું વ્યક્તિ ભોગવે છે લોકો ઘણા પ્રકારની ઘણા પ્રકારની ઘણા પ્રકારની અને કેટલીક જગ્યાએ કેટલાક લોકો સાતા વેદની ભોગવે છે સાતા વેદની પેલી અસાતા વેદની કહેવાય દુઃખ દુઃખ દુઃખ આપે એ અસાતા વેદની અને કેટલાક ખાતા નથી કોઈ જાતનું શરીરમાં દુખાય નહીં કેરીઓ ખાય પીએ પછી આ સુઈ ગયા થશે શા માટે ખાતા વેદની માં હજુ રસ રાયડો નથી પડ્યો એટલે સાતા વેદની માં હું આ થયે છે તો વાયડો પડશે કે તબ ટેક્યું કરે આગળ એ વાયુ થઈ ગયું પણ તમારી જાતા વેદની છે ભોગવે હિસાબમાં લખાઈ ના આવે છે શું થયું છે ખોરાકમાં લખાય એટલે સાતા વેચી ના સાતા વેચી બે હજાર ની વેચી લાવ્યો કેટલાક થોડો વખત સાતા રહે પછી વળી અસાતા અસાતા ચાલુ જ રહે સમજ ને કોઈ ગાર મળે તો અસાતા વેચી કોઈ પૂરા છે સાતા કેટલા થયા હજી છઠ્ઠું કહું છું પછી હું સુરેશ હું સુરેશ એ નામ આ દ્રવ્ય નામ દ્રવ્યકરણ છે શું છે નામ સુરેશ જાની હું એન્જિનિયર હું ગોળો હું કાળો હું ઝાડો પાતળો અને તમે જાઓ કોક ને ત્યાં આવો આવો આવો જાની તો એ ઉપાદેય કર્મ કહેવાય શું કહ્યું અરે આદેય કર્મ આદેય કર્મ તમે જાઓ કર આવો આવો પધારો તમે ત્યારે કહી ના રાખ્યું હોય પણ તમે જાપ કરતી એવું શું બોલે કે આવો વધારો આવો વધારો અને એનો ધગોવાનો પછી એનો કોઈ આવે છે કેમ તું હમણાં દોડધામ કરું છું એ અનાદે કેવાય શું કેવાય અનાદે હા બિચાર આવે તો સીધું અપમાન જ ના અને તમને માન જોઈતું રહે એ સ્વપ્ન આપે એ બધા નામ કર્મમાં છે હવે લોકો મને કહે છે તમે ચમત્કાર કરો છો ચમત્કાર ભાવો હોય જાદુગર હોય કે હાથ તારા ગીવાનો હોય તો કરી શકે ચમત્કાર જેવી વસ્તુ જ ખોટી છે આખા ગમે લોકો લોકોને ફસાવવા છે અને લોકો દુરુપયોગ કરે છે ચમત્કારના નામથી હવે એટલે મેં મને કે બધા કહે છે તમે ચમત્કાર બધા બહુ કરો છો ચમત્કાર નથી એ અમારું નામકર્મ છે યશ નામકર્મ કેવું યશ નામકર્મ તમે એટલું એવું જાણો છો કે કોઈ માણસ ઘણા બધા ગુમ પાડે છે કે મેં આ ભાઈ નું ઘણું કામ કર્યું પણ મને અભ્યાસ જ આપે છે એવું બોલે એવું ખબરમાં આવ્યું એ એની મીણબત્તીમાં અભ્યાસ નામનું કર્યું છે અને મેં કોઈનું કામ ના કર્યું હોય તો મને કે તમે જ કર્યું કે એ જજ નામ કર્યું કહેવાય તમે એટલે હું હડું અને લોકોનું કલ્યાણ થઈ જાય એટલે લોકો કહે દાદા જ કર્યું આ તમે હજુ જજ નામ કર્યું સમજાય તમે અત્યારે સામ કરતો ડાયરિયા ઘણા માર ઉપાડે અને આટલો ડાયરિયા કરી મને આપે અભ્યાસ જ હાલ્યા કરે તમે એટલે આપે છે ડાયરિયા શું જોયું ડાયરિયા બિરાજ જશે આપે છે ના અમે થોડી એટલે ખરો આ જ્ઞાન થતા પેલા એક માણસ મહાત્માને કહેવાયો તમારે તમારે મારું આ બધું કામ પતી ગયું કે છે શું કે છે ભાઈ હું જાણતો નથી શું કામ પતી ગયું તમે તો તમે એવું જ બોલો કે છે આ તમે લેતા તો થયું આ તમે કહ્યું કે છે ભાઈ મેં કહ્યું નથી હું જાણતો નથી આમાં ત્યાં આ મારી ઘોડીનું એવું હતું તે તમે જ ભૂખ મારી બહેર દીધા કે તમે લાગવત લગાવી ગયા સર મેં હું મને વિચાર આવ્યો કે આ કોઈ પણ માણસે કામ કરેલું છે તે એને આ કોટલી આપવાની ત્યારે બધા અહીં આપવા આવ્યો છે ભૂલ ફેરી જાય માણસ આ દસનું પોટલું જેને કામ કર્યું તેને આપવાને બદલે અહીં આપવા આવ્યો છે મેં એને કહ્યું મેં આ ભારી પોટલી નથી આ બીજા કોઈ કામ કર્યું છે તો તું આપી આવે હું તો આ મૂકીને ચાલો તમે જ કહી શકે અને તે કરનારો માણસ મને વિચાર મળ્યો તમે આટલું આટલું કહ્યું તો અધ્યક્ષ આપે છે પોટલી મારતો આવું એ માથું આવા હાથો આવી આમ પર્સનાલિટી બધું બહુ પ્રશ્ન છે એ બધું છે આ મણિવર્તીમાં છે શું છે બધું ભેગું કરીને નામકર્મ કર્યું નામ કર્મ નામ દ્રવ્ય કર્મ નામ દ્રવ્ય કર્મ કેટલા થયા હવે આઠમું ગોત્રકર્મ છે ગોત્રકર્મ હા જાની આવો આવો જાની હરિજન આવ્યો સુક્યામાં આવ્યો જતો રહેતો ક્યાં એ નીચ ગોત્ર છે આ ઊંચે ગોત્ર છે પછી નહીં આપણે હે પોતે ગોત્ર એટલે આ ગોત્ર નો અર્થ રહ્યો નથી અત્યારે તો કોઈ લોકો બધામાં આ ગોત્ર ના આ ગોત્ર ના ઉચ્ચ ગોત્ર એટલે શું ઉચ્ચ ગોત્ર નો અર્થ ભગવાને શું કર્યો છે લોકો પોતાની ભાષા બની ગયા ઉચ્ચ ગોત્ર નો અર્થ લોક પૂજ્ય કહેવાય શું કર્યું લોક પૂજ્ય ઉચ્ચ ગોત્ર લોક પૂજ્ય બરોબર એ તમારામાં હોય તે થોડા આવશે ત્રણ હતા વાળા બીજા થોડા અંકે હોય સંપૂર્ણ લોક પૂજ્ય તો જ્ઞાની પુરુષ હોય તીર્થંકર હોય એ કોઈ જાય કોઈ લોક સંપૂર્ણ લોક પૂજ્ય ના હોય અને જ્ઞાની પુરુષ ને તીર્થંકર ની પાછળ લોકો ગયા પાછળ એ જતા હોય ને પાછળ નમસ્કાર કર્યા કેવું કરે બાકી પોલીસ વાળા લોક પૂજ્ય તો છે ને આવો સાહેબ આવો સાહેબ અરા કેમ આમ જ્ઞાની મુનામાં ફેર નહીં કે જોજો પડે પાછા જાય છે કે એ ઘેર અને પેલા જ્ઞાની સ્ત્રી ની પાછળ ગયા કરે અને લોક નિંદ્ય પાછા બીજા લોક નિંદ્ય અહીં અમદાવાદમાં કોઈ લોક નિંદ્ય માણસ નહીં ભાઈ કોઈ નિંદા કરવી પડે એવા માણસ નહીં નિંદવા જેવા માણસ નહીં ભાઈ ને આપણે હશે તો ખરા આ કાળમાં અમે લોક નિંદ્ય નહી અને સ્વતંત્ર સ્વતંત્ર મત વાપર્યો તમારો તીર્થંકરો નો ભાગ જે હતો તે અમે સ્વતંત્ર રીતે અમે વાપર્યો આ કાળમાં જે લોક નિંદન નથી તે આ કાળમાં લોક પૂજ્ય છે શું કહ્યું તીર્થંકરો જે લોક પૂજ્ય ગયા તે અમુક ના આધારે ગયા છે અમે આ કાળમાં શું કહીએ છીએ જે લોક નિંદ્ય નથી તેને લોક પૂજ્ય અમે કહીએ છીએ એની જવાબદારી પણ અમારે માથે